અંગ્રેજી શું કે નિષ્કર્ષ અંગ્રેજી કીધું તમે જે કીધું સ્થિરતા સ્થિરતા શબ્દ વાપર્યો ને શું બેસે સાહેબ સાચી વાત કરે સર્જન વિસર્જન અને વચ્ચે સ્થિરતા સ્થિરતા નું શું છે સર્જન વિસર્જન અને સ્થિરતા ધ્રુવતા જે શબ્દ વાપર્યો એ સ્થિરતા શું છે સર્જન વિસર્જન અને સ્થિરતા પાસે દર્શન વિસર્જન થયા કરે પણ મૂળ સ્વરૂપ છોડતું એના સ્વરૂપ ને છોડ્યા છે આ બે વિસર્જન થઈ રહ્યું એટલે ધ્રુવતા કહી કે અમુક કાળ ટકે અમુક કાળ ટકે સો વર્ષ કે પચો કે હજાર બે હજાર વર્ષ ટકે પણ આ દર્શન વિસર્જન થી આ ધ્રુવતા કોઈ નથી ધરાતન પણ વિસર્જન શરૂ થશે મનુષ્ય નામની એટલું બધી વિશેષતા છે કે સર્જન કરી શકે છે જેને અહંકાર નથી એને ગમે તેવું હોય તો સર્જન જ થઈ રહ્યું વિસર્જન હોય ને સમજાય છે ને વિસર્જન થઈ રહ્યું છે જે થતું હોય એને વધારે શું જરૂર હા અને એ ના કરે એટલે એને કઈ અસર રહેવાની નથી થવાની નથી થતું એને વિચાર કરવાની જરૂર જે વિચાર આવે સમજાય તો સર્જન થાય જ નહીં સમજાય તો સર્જન થાય નહીં આ વાત સમજાય તો સર્જન થાય નહીં તો નવું સર્જન ના થાય એ તમને સમજાય છે ને એ સમજાય મુકાવવા ના સમજી શકો એટલે બધું મોટું ઝાડું આપવું પડે કારણ ટૂંકામાં કોઈ સમજી શકે છે ને આ તો ભૂલી જાય આતા સમજી જાય ને કાલે ભૂલી જાય જે જ્ઞાન શકે એવું જ્ઞાન ફિટ થાય શકે એવું જોઈએ નિષ્કર્ષ રૂપે કે ચાલે નહીં ચાલતું વાત કરાય ને વાર્તાઓ વાત કરો તમારે કે એ વાત અમારે હવે અમારે કામ શું લાગે એમને કશું કામ ના લાગે અને તમને કામ લાગે અહંકાર વિનય થયેલો એટલે તમને કામ લાગે જવું છે કે કે બૈરા છોકરા કશું દુકાન દુકાન દુકાન દુકાન ધંધો મોટા છોકરા આપણે અમે નવું છું બહુ પાકા વાણિયા તો વાણિયા પાકા બહુ. દાદા કોણ બીજાના હવે ભાઈ દખલ ના કરે સારું દખલ ના કરે ને છોકરા નકલ આ ડખો કરી દખલ થઈ ગઈ છે આ દખલ બધી ડખો થઈ રહ્યું એમાં શું કોક ના દોષ જોવાનું એ બધું શું આમાં જોવાનું એ તો જાય ત્યારે આપણે જોવાનું એ વિસર્જન છે દોષ જોઈ જાય એ પણ વિસર્જન છે પણ તેને આપણે જોવાનું દોષ જુએ વિચાર થઈ જાય તે વિસર્જન છે પણ તેને આપણે જોવાનું નૈમિત્તિક કરતા અહંકાર આ હોય તો જ કરતા થાય એટલે એનો એવો થયો ને કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ હોય તો જ કરતા થાય હા મન બુદ્ધિ ચિત્ત અહંકાર હોય સાબર કોઈ ચીજ બનાવ્યું વસ્તુ હોય તો એ કરી શકે નહીં કરવાનું કોઈ નહીં તે અહંકાર કરી શકે બીજો કોઈ કરી શકે નહી બુદ્ધિ કરી છે કે નહીં એટલે કોની છે બોલો વિસર્જન છે જગત જગત આખું કરતા છે તે ખરેખર <laughs> ભેગા થવાથી બધા સર્કમસ્ટન્શિયલ એવિડન્સ અને કાળ સ્વભાવ ભવિષ્ય આપણું નિષ્કર્ષ કર્મ અને પુરુષાર્થ સંવાદ એમાં શું કરે હું આવું આ કોને નહીં સંભળાતું આ કોને સંભળાય શીખલો આ કોને સંભળાય સરકાર એવિડન્સ નિમિત્ત બધા એ બધા નિમિત્ત એ નિમિત્ત હોય તો કાર્ય થાય નહીં તો કાર્ય ના થાય વિસર્જન માં એ નિમિત્ત છે પણ વિસર્જિત નિમિત્ત છે અને સર્જન માં વિસર્જિત નિમિત્ત હોય છે તો એ નહીં છે એક જ એટલે વ્યવસ્થિત શક્તિ આપ જે કહો છો આપ જે વ્યવસ્થિત શક્તિ કહો છો એ એક જ ને એ જ વિસર્જન શક્તિ છે એ વિસર્જન શક્તિ છે એ વિસર્જન કરી રહ્યું છે આને દેર પાંચ દિવસ ઉનકા પૂછવા માંગે છે એટલે કેટલા બધા કોઝિસ હોય છે ધનભાઈ માં એટલે લોકો ને કોઝિસ કહીએ તો અંદર પડે એટલે કારણ તો જ્ઞાનીઓ સમજી શકે લોકો ને તો બહુ કોઝિસ છે આ સ્પેસ બધું પુનર્જન્મ આ બધું ભેગું થાય ત્યારે કાર્ય થાય એટલે એ વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત સમજાવી છે ને બરોબર હા વ્યવસ્થિત જ છે ને અવ્યવસ્થિત નહીં થાય એક એક છોકરો મળી જાય તો વ્યવસ્થિત છોકરો જ નથી છોકરો હોય તો મને છોકરો જ નથી આપણે તો ઉપાધિ નથી છોકરો છોકરી છે ને ગુનો કર્યો નથી કે અન્યાય કર્યો નથી ભગવાન નો કોઈ નો અન્યાય છે નહીં ન્યાય છે એટલે અમે કહી જગત ન્યાય સ્વરૂપ છે ન્યાય નિરંતર ન્યાય સ્વરૂપ માં તારો ભલે છે આ બધી વાતમાં તારો ભલે બરોબર છે